કાલે તો દાદા એટલું બધું નીકળી ગયું અને અત્યાર પછી કેવી રીતે વર્તવાનું શું માગવાનું તે પણ સમજ બધાને આપી દીધું કાલે બહુ મજા આવી ગયા દાદા છેલ્લું બધાને મળી ગયો નીકળી જાય ને ખરેખર ગજબ નું નીકળ્યું કાલે બરોબર હે એક જ વરસાદ એવું બધો વરસાદ ચારે મહિના એક જ હાથે પાડી જાય નહીં તો ચારે મહિના હદ રહે ને તો પાક ના થાય મીઠા પાણી નહીં ને મીઠો ભર હાથે એક તો હું તો આવ્યા નહીં બે કલાક એવું કહ્યું ના બિલકુલ તમે સમજાઈ ગયું કાલે નહીં બાવો કોઈ બાવી કોણ આમ તો ગોળા કાળે બાવો વગેરે ના પેલા કરતા સારું પેલા તો સુખ જ નતું એમ ત્યારે જ દાદા પોટલો ભર્યો હતો દાદા તારા કમલા દાદા ભગવાન ભગવાન મોટા હું ચાર પાંચ જણા નીકળ્યું છે એવું નીકળ્યું છે પછી નીચે નામ કાઢે જય દુઃખ ભરભર દુઃખ એવું કેવું સળગે દાદા જપ જ નહીં એ તો હવે બધું દાદા હું તો એક અક્ષર અક્ષર સાંભળું અને મારું ધ્યાન નિરંતર એમાં જ હોય કે જયારે વાણી નીકળશે દાદામાંથી કારણ કે બધા આવરણો મારા તોડી નાખે છે બધા એક્ઝેક્ટ સાંભળવું બધું આ ખેતર તે મંગળદાર આ બધું બાવવાનું આપડે તો આપણા પોતાના ક્ષેત્રમાં છીએ ક્ષેત્રમાં આપણે નથી આપણા પોતાના ક્ષેત્રમાં છે એ ભાઈ છે એમને સમજ્યું બધું અક્ષરે શબ્દે શબ્દ છૂટો પડીને સાંભળવું બધું બાવો પણ સમજી બધું બધું કમ્પ્લીટ નિર્બંધ થઈ ગયો હું નિરૂબન કરી પણ આપડે બાવા નહીં ને ઓછા બાવા તમારે કે બાવા નો બાવી છો બાવી બાવી તે જાય ના તો જાય ગાઈ જેવી થાય ને ગાઈ જેવી ના થાય હવે દાદા હું બાવો ને મંગળદાસ એ ત્રણે ત્રણે ની જગ્યાએ સેટ થઈ ગયા દાદા એકબીજાના ડિમાર્કેશન લાઈન પડી ગઈ કોનું ક્ષેત્ર એ વાર બાર હું શુદ્ધાત્મા છું મને કશું નડે નહીં એ બોલનાર તો ડુબાવો ના સુધાર્થ બાવો થઈને સુધારનાર ના હતું ગુંચાઈશ વધારે આવો આવો રાધા નથી રહ્યા જય જ્ઞાન મળતા પેલા હતો પૈસા એમ છોકરી એ તો બધું બનાવટી હતું દાદા એમ બનાવટી જુદી જતું હોય એમ બનાવટી બનાવટી બહુ નહીં કઈ સારું કરતો હોય બનાવટી પહેરી ગયું બહુ રાતે ચેન આપણે મોહન જ પતાવી ચાર નાગર બાગ વાળા આવે બાવા કોણ સમજી ગયા ને બાવા જોડે બહુ વ્યવહાર રાખે જે દાવો ના મળે એટલે મને નિકાલ કર્યો દાવો મળે પણ આપડે રહેવું પડે બાવા હું શું કર્યું આપતા પુત્ર માટે બીજા બાવા એ આપ્યું કે બાવાએ બાવા આપ્યું <laughs> બહાર નથી નાગર બાગ હતો મને એનો પાડો જઈ ગઈ જાય એ બાવો એ બાવો પાડો નામ અઢી ગણ આપીને નક્કી હતો ઈચ્છા જ હતી ગમે તે મારે લેવું લઈને આપવું છે છોકરા બાવાના આમ છે લડકે આમ તો ક્યારે બાવાના છોકરા <laughs> છોકરા તું છે ને આમ છે તું છે મને મને જેવું જોઈએ જરા કથા થઈ જાય હું બધા વાત નીકળશે ને બધો આવો દાખલો જોઈએ અમારું કયું બાવાનું કેટલું આનું મોઢો દેખાય કોણથી સંભળાય જેટલી દેખાય માસ્તી ગંધાય એ બધું મંગળવાર ડોક્ટર કાપે ડોક્ટર ખબર પડે મંગળવાર આમ ખબર ના પડે અનુભવ ના ના ખબર પડે એ બધું બાવો અનુભવ ના ક્રોધ થાય બાવાન થાય મંગળદાસ ક્રોધ ના થાય ક્રોધ માન માયા રોગ બધા બાવાનું બરાબર હજુ મને દાદા સુધારવા થાય તો ક્રોધ કોમ થઈ ગયા ભાઈ કેવું પણ અરે સમજી ગયું બરોબર હા બરોબર દાદા બરોબર સમજાવી ગયું અને યાદ રાખે બહુ હાલ ચાલ્યા કરે માં દાદા મને બે ચાર પાંચ વર્ષ કાર્ડ કરે

મતલબ રાતે હોય છે બાવત છે સુધાર્થમાં થયો સમજાયું દાખલા દરેક સાથે હું કોણ બાવ કોને મગજ મગજ નહીં તો બોલ Thank રોજ મંગળદાસ નીકળે ચપ્પુ વાગ્યું લાય બરે મંગળ ચપ્પુ વાગે મંગળે લોહી નીકળે તો મંગળે બીજાની જીપ વાંધે મંગળદાસ શું કરવું સમાજી આત્મા જાણ્યા પછી મંગળદાસ કરી ગમતા હોય જમો ભાઈ આ તો જવો કફડાટ ના થાય તો ખુશ થાય બહુ સારામાં <coughs> ચાલો

લંડન આવે એવું કર્યું ને તમારી તબિયત આવી ગઈ મને પણ જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવો શું બનાવવાનું જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનાવો ત્યારે કરવાનું ત્યારે કરવાનું જેવી ચાલે આપણે જે દુખ્યા હતા એવા જ લોકો એટલે આ મનમાં લાગણી થાય ને બધી દાદા અમને છોડાયા અમારે કશું કરવું જોઈએ દાદા અનેક લોકો છોડાવડાવે પણ આપણે પહોંચતા એમ જ કરીએ કલ્યાણ ભાવના જોઈએ કરવા નથી આપી પછી બધા દોરી મોડે હમ શકે છે બીજું વસ્તુ છે નહીં વરસાદ ના એક ના કયા કરાવડાવે નહીં ગયેલા બીજ રોપી લાગે જવાબદારી પૂરી કરવાની સાબાની જવાબદારી એ થાય છે એની જાતે જ થાય છે હવે એની જાતે જ થાય છે હવે થોડોક ભેગા થઈ ગયો ને પેલું ખાતી નહીં પેલું ખાતા નહીં ને પેલું ખાતા છે દાદા આવે પછી ચેન પડે નહીં એટલે ચેન પાડવા ગયા ચેન કરવા હારું ચાર ચારની દવા હતી બરાબર ચેન પડ્યું હવે દવા પીવી પડતી દાદા બધા પછી બંધ થાય કરી દવાઓ એકાદ બે ચાલુ દાદા ને આટલો બધો આનંદ આનંદ ખોરવાનો એટલે દુખ્યું હોય એ અમે જોઈએ ખ્યાલ ના પડે બાકી કરે લોકો એમ વાતા વતા અમારા વાંધો ખ્યાલ ના પડે શું કહીએ કહીએ રાજમહેલ છે રાજમહેલ કમ્પાઉન્ડ માં હુવાય નહીં હા કાયદા ની પૂજા કાયદા હજુ એકાદ દાદા ચાલુ હોય તો બંધ કરી દેવાનું દાદા રહ્યા ભાઈ હા દાદા દવાને કેવું કે કપડે ને કેવું બીજા પીધાર બની જાય તે અમારે કર્યું છે આ જમીન ક્યાં કરી હવે કહ્યું જગત નું કલ્યાણ કરવાનું અને બાબા દુઃખ કરજે બધા અને છે વંશે હતો બાબુબેન વંશે કેવા તો નાતારી દાદાની નિવેદન છે જય જય ગમ્યું કે જય બહુ કરે લડી જાય છો ઉતારી રેરા ઉતારે સુખ બરબટે મળ્યા બહુ હતું કરે ને દાદા બાવો બહુ કરે ને બાવો બધું એમ બધા વિચાર ને કે દાદા ગમે કરતા બોલ્યા તે ગમે કરતા એમ વિચાર બંધ થઈ ગયો બોલાય જાતને લક્ષમાં રાખવું બધા શું કહ્યું દાવો બોલ્યો ખરો પણ જાતને લક્ષમાં રાખ્યો એટલે આ અહીંયા બાવા આપડે જાણવાનું કે બાબા આટલો છે એવું મને કહી દેવું દાદા સાડીઓનો બહુ મો સારું સારું પહેરવાનો એ કાઢવામાં અહીંયા મૂકી દેવાનું એવું છે બરફ લાયા મેં કહ્યું બરફ લાવી મૂકી રાખો મારો વગર પડે મેરો કરે રજૂ કરવા બોધે પછી કઈ કાઢી આલો ધર્મ સુધાર્યો બીજો ઉષા ના સુધાર્યો છે જે નાણાનો નાણાનો સ્વભાવ શું સ્વભાવ છે તમે રક્ષા કરો થોડો થોડો અભ્યાસ કરવાનો થોડો થોડો <laughs> જે કૂદકો મારે કોક જગત ભેગા થાય ને શું શેર ના ભાવ છે શું થયું તમે બેસી ગયા ભાવ પાછું આપડા બે જાય એટલે ભાવના પાટિયા બે જાય તો બાવા બે પાટિયા બે જાય એના કઈ ભાવ હોય કઈ ટાઈમ કે એના ભાવ ઊંચા થઈ ગયા એમ પછી તમે બહુ ભાયા છે પોતાને બહુ હોય છે બરાબર જોલું આવે એક વાર જન્મ કરે કરીએ છોકરો બહુ ડાયો ભાઈ ડાય તબિયત આમ છે તમને મળ્યા પછી અનંત સુખ છે તમને છે પેલા શું દુઃખ હતું દુઃખ તમને તો પહેલા તો અનંત સુખ છે દુઃખ નતું પણ અનંત સુખ છે નહીં દુઃખ નતું ચેન પર જઈજે ચેન નથી પડતી હવે તમને સોંપી દીધું જ હતું ચેન દાવાનું તમે સાંભળ્યું કાલે સાંભળ્યું તમારી જોડે જોડે કાલે કહી દીધું બધું બધું મૂકી દેવાનું બધું મૂકી દેવાનું બોલાવે મારી દીધો આ દેશના છે નહીં એ દેશના બાબતો તો આપણે જ પડશે તો બાવો રાખે ને આપણે જોવાનું શું અને બાવો દેશના લોકો જોડે વાતો કરે આપણે જોવા કરીએ બાવા ઓછી ગયા હું બાવન માં કદાચ બધું શાસ્ત્ર આવી બાબુ એક છે બે છે અમારો બાવો ઘરે મોડો પડે થોડો હા વ્યવહાર કરવા બાજુ નહીં મોડો પડે તો આવ્યો ખરો મોડો પડે તો આવ્યો ખરો ને એટલે બાવા વળવા નહિ ધીરે જરા જાવ બધી શક્તિ વાળા બધી શક્તિ વાળા એ કહેવાય જરા જવું એટલે હું શક્તિ છે શક્તિ કાઢી જતા છું વયોગર્ભમાં થાય અને આપણે આપણે ઠપકો આપ્યો મા બાપ વગર ના થતો મા શું બોલીએ આપની માન્ય શું બોલીએ અને કદાચ આબરું ના ફરી તું બહુ જરાક ફરક બોલીએ તો જાય એમ કે આવતા તો ખરાબ આવી ગયા નઈ તમને લાગે છે અનંત અવતારું સર્વ વળી ગયું અલાવે પછી રહેવાનું બી એ તો બધો વ્યવહાર સુધરી ગયો બ્લડ રિલેશનમાં નહીં તો ગરીબ અમારા કાકા થાય મારા ભાગના કાકા થાય એમ કે શું એ ખુશમાં હતો અને કોઈ કે ઠપકો આવ્યો બધા મનમાં એમ થાય બહુ રોટન માણસ એટલે રિલેશન બધું અમે એવું કરતા જ ના તમને હરી રસ્તો ભાઈઓ ભાઈ નજીક માં દાદા ભેગા થઈ જોયા નાનો છોકરો હોય એટલે ઉતા મારું શરીર દવાખાના હતું ને એવું શરીર મારે બહુ જલ્દી હતા કેવા સારા જવા કે ભાઈ જીજી ભાઈ હતા મોડમ ચાચું ત્રણ દાડા મોડું બગડ્યું લાલાજી બોલે ત્યાર મને હાલ લાગે બીજા કાળથી બોલે જીજીઓ બહુ ખરાબ તાર મને સારું લાગે ભાઈનો છો ગોઈંગ ડિવિઝન બિરલા ડિવિઝન જે હોય ખબર પડશે કે પેલા જેવું ઘણું વધારે કાલે ટકોર સરસ હતી બહુ પેલા જેવું છે કે ના પેલા કદાચ ઘણું સારું છે હા ઘણો ફેર સમજ થી બધો ફેર પડ્યો સમજ સમજ જ નથી પેલા ની સમજ ઊંધી હતી પેલા ધ્યાન તો બધું ને એ પડે ના પડે પડે ખરું કોઈ વખત પડે ગમતી વસ્તુ મળે તો ગમતી મળે તો પંચાણું ટકા ના મળે પાંચ ટકા મળે એટલે સરવાળે તો ના જ મળ્યું કેવાય ને ચાલો હોય કોઈ ખાતા ને પાંદો રાખવો પડે રાખો રાખવો ટુકડો ભાગ રાખવા પડે લખવાનો રહેવા એવું

ચાલે છે કે નહીં એટલે બધી ફાઇલો હવે ગોઠવું છું હવે ચાલુ કરી છે મેં ફાઇલો ગોઠવવાની કાલે રાત્રે જરા બે ચાર ફાઇલો ઉપર નજર નાખી મેં કોઈ હિસાબ જોઈ લઉં જરાક બાવી બહુ જોર કરી મને કહેવું બહુ જોર કરતી મને કહી દેવું ચોક્કસ એ જરા હું કહે છે હાલ કરે છે જો ઇસ્કુ લીધો થઈ હું આવતું હોય તો દઈશ તમને હા માણસ ના ઈસ્યુ હશે ઢીલો થઈ જાય જય સચિદાન સચિદાન સાંભળ્યું સાંભળ્યો આ બાવો જે બધી અવસ્થાઓ બદલાય છે બાવો હા બાવો જેમ કે તમે મોક્ષ છે <laughs> બાવ એ તમે સમજી ગયું કાલે જય બહુ હાર ગયું ખૂબ ગમ્યું મને ખૂબ ગમ્યું

એવું ભેગું કરી અગિયાર લક્ષ્મી એટલી બધી હા દાદા એનાથી મોટો કેટલો બહુ કઈ કરવું પડે તો ફરાય શું

મોજા પહેરા પડ્યા છત્રી પણ નહીં જોઈ મોજા હા એ ના હોય બેઠા મહિલા બહુ આનંદ પછી લોક કરવા ગયા દેવડે પછી રાતે ગઈ આખો ગયો તમારું કામ પૂરું થઈ ગયું સાચી વાત દાદા લાણી લાયા નથી દાદા તમારી તંદુરસ્તી ની એ ચાલુ રાખશું અને અહીંયા જ્ઞાન અપાવવું જોઈએ એક વાર એવી તબિયત તમારી થઈ જવી જોઈએ દાદા એવી પ્રાર્થના કરીએ છીએ જો આવી ચીજ બેસે આ લોહી થાય એ સિઝન લઈને બરાબર હા એવું ગુસ્સાઓ થશે જયંતિભાઈ નો ફોન છે જય સચિદાન કે છે સચિદાન સચિદાન ચાલો

તો પેલા સુખ જ નતું કે સુખ બોલી ગયા હોય એ બાબા બાવી નીકળ્યું તમે કે ના સાંભળેલું દાદા બરાબર

છોકરા એવો છે મારા બાવા બરાબર તમે સિદ્ધાર્થમાં તમારે તો ને બહુ હાઈ ક્લાસ અને એલે તો હમણાં ટેકો ઉભો રાખે તમે એક બાજુ મોટો <laughs> ભાવ તો થઈ ગયું થઈ ગયું બીજો ભાવ છે કાલે આપ નોન સ્ટોપ અઢી કલાક બોલ્યા <laughs> કઈ <laughs> બધાની જય સચિદાન બરબટ બરબટ કે છે બરબટ કે છે બરબટ કે છે હા ایک دمک ادی آئی گئے پیٹ گیم برپٹ દાદા સમજી ગયો બાવો પણ બાવી પણ બાવો બાવી ઘરે ને તે આપડે જો બે ની આદત બહુ સારી જ બીજા લોકો કરતા ઓછી છે જો કહીએ ને એટલે કંટ્રોલ માં આવે તમે ઠેકાણા બીજા લોકો ધરા એ રાખે નિયમ રાખે એટલે પછી બાબત બે જગ્યા જે કહેવાય છે ઠેકાણા આપણે ઠેકાણા વગર ના થઈ જાવ હું થઈ જાય આપડે ફટવા વગર નહીં બહુ આવે બરોબર છે બાવા બાવી ને તો ગયા ભાઈ નવી આવો છે ઓછું રહેતું છે ઓછું રહે છે શુદ્ધાત્માનું ઓછું રહે છે સમજાયું પણ સમજાયું પડ્યું સમજાયું નહીં બાવો કોને ઓળખું નહી બાવો એટલે શું ખબર પડી બધું સાંભળતી હતી પણ સમજણ નહીં પડી સાંભળતી હતી પણ સમજણ નહીં પડી